એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે સાંભળો સાંભળો આજે છે ને આજે આમ જામનગરથી મિતાલી વાર્તા સાંભળે છે હા અને દ્વારકામાં બેઠા બેઠા સૌમ્યભાઈ વાર્તા સાંભળે છે સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ગીજુભાઈ બધે કાની વાર્તા છે મૂછાળી માની અને વાર્તાનું નામ છે ઘાસ પૂળા ખાજા એક હતું શિયાળ એને એવી ખરાબ ટેવ કે ખેડૂતના હળ ઉપર રોજ છી પીપી કરવા બેસી જાય હો ખેડૂતનું હળ હોય ને એના ઉપર છી પીપી કરે ખેડૂતનું હળ બગડે ને રોજ ખેડૂતને ધોવું પડે એકવાર ખેડૂતને દાંત ચડી ગયો એ તો કે આ શિયાળને સીધું કર્યા વિના નહીં ચાલે રોજ રોજ તે આ કેમ ખમાય એટલે એણે તો હળ ઉપર ગુંદર ચોપડી દીધો ગુંદર <laughs> બીજા દિવસે રાતે જ્યાં શિયાળ હળ ઉપર છી પીપી કરવા બેઠું ત્યાં પોતે જ હળ ઉપર ચોંટી ગયું ભાઈ ઉખડવાને માટે શિયાળે ઘણા ધમ પછાડા કર્યા પણ કાંઈ વળ્યું નહીં પછી તો સવાર પડી ને ખેડૂત આવ્યો શિયાળને જોઈને ખેડૂત કે કા રોજ ને રોજ હળ બગાડી જાને હળ તો તારા બાપનું હતું હે ને ખેડૂતે તો શિયાળને ખૂબ માર્યું પછી અને આખો દિવસ પોતાના હળે જોડ્યું હો અને ખેતી કરી એનાથી અને ભાઈ પછી તો છેક સાંજે શિયાળને છોડ્યું ખેડૂતે ત્યારે શિયાળની ડોક સોજા ગઈ સોજી ગયેલી હો એ તો સૂજીને દડો થઈ ગઈ અને કાનમાંથી લોહી જાય વયું ભાઈ શિયાળ તો ગામમાં ગયું ને ઘી માગવા નીકળ્યું એ કે અરે બાપુ કોઈ જરા ઘી દેશો એ ભાઈ ઘી દેશો આ ડોક ને નાક સૂજી ગયા છે તે ચોપડવું છે જરાક પણ શિયાળભાઈ તો લુચ્ચા હો એની સામે કોણ જુએ એક ડોશી હતી એને દયા આવી એને શિયાળને થોડુંક ઘી આપ્યું એમાંથી થોડુંક ઘી શિયાળે કાને ચોપડ્યું અને બાકીનું ઘી એક નાની માટીની કુલડીમાં ભર્યું પછી શિયાળ તો એ ઘી વેચવા ચાલ્યું લેવું છે ઘી કોઈને લેવું છે ઘી એમ બોલતું બોલતું શિયાળ ગામમાંથી નીકળું એક ડોશીની ભેંસ હતી ને એણે દૂધ દેવાનું બંધ કરી દીધું હતું એ તો વસૂકી ગઈ હતી એટલે એની પાસે ઘીના પૈસા નહોતા ડોશી કે ભાઈ મારી પાસે કાંઈ પૈસા નથી આ ભેંસ રાખીને ઘીની કુલડી આપીશ મને શિયાળ કે હા પછી તો શિયાળ ભેંસ લઈને જંગલમાં ગયું શિયાળ રોજ એક ખડનો પૂળો લઈ આવે ભેંસ પાસે મૂકે અને આંચળ નીચે દોણું રાખીને બોલે ઘાસ કા પૂળા ખા જા ને દૂધ કા દોણા ભર દે ઘાસ કા પૂળા ખા જા ને દૂધ કા દોણા ભર દે એવું બોલે ભેંસ ઘાસનો આખો પૂળો ખાઈ જાય ને દૂધનું દોણું ભરી દે હો શિયાળભાઈ આખું દોણું ભરી ને દૂધ પી જાય અને દિવસે દિવસે જાડા અને જાડા થતા જાય પછી તો શિયાળ ખૂબ ખૂબ જાડું થતું ગયું એક દિવસ એના સગા સંબંધીઓ આવ્યા અને બધાએ કહ્યું અરે શિયાળ ભાઈ તમે રોજ ને રોજ આમ શરીરે જાડા કેમ થતા જાઓ છો કંઈક સારું સારું ખાતા લાગો છો શિયાળ કે ભાઈ હું તો આ ધૂળ ખાઉં છું ધૂળ એટલે જાડો થયો છું બધાય શિયાળોએ ધૂળ ખાધી પણ એ તો માંદા પડ્યા પાછું બધાએ શિયાળને પૂછ્યું શિયાળ ભાઈ શિયાળ ભાઈ અમને જાડા થવાનો રસ્તો બતાવો ને ભાઈ સાહેબ આ ધૂળ ખાધી એમાં તો અમે માંદા પડ્યા શિયાળ કે અરે ભાઈ હું તો રાખ ખાઈને જાડો થયો છું રાખ પછી બધાએ રાખ ખાધી પણ વળી બધાના પેટમાં દુખવું આવ્યું રાખ કઈ ખવાય પછી શિયાળની આખી નાત એકઠી થઈ એના સબા સગા સંબંધીઓ બધા ભેગા થયા અને શિયાળને કહ્યું બોલ સાચું બોલ સાથી જાડું થયું સાચું નહીં કે તો તને અમે નાત બહાર મૂકશું તું અમારી નાતમાં નહીં શિયાળ તો કે અરે નાત તો મા બાપ કહેવાય પૈસા મારે ખોટું શું કામ બોલવું પડે આ પેલી ભેંસ બાંધી છે એનું દૂધ પી પીને હું તો જાડો થયો છું હો તો ભાઈ આ શિયાળભાઈની આવી વાત હતી તમને બધાને મજા પડી ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો